પૈગંબર સાહેબ આપે આ પૈગંબર સાહેબ એ ભગવાન ના હોય ભગવાન ખુદાનો પૈગામ લઈને જે અહીંયા આવે એ પૈગામને પહોંચાડનારા એ પૈગંબર સાહેબ ખુદાનો પૈગામ એ પૈગંબર સાહેબ એ સાકન ભગવાન કહેવાય એ ત્યાં આપણા કૃષ્ણ ભગવાન ના ચાલે પછી આ ત્રીજા સહેજાનંદ સ્વામી એમની જગ્યાએ સહેજાનંદ સ્વામી પહેલા બીજા હતા ત્રીજા હતા એમ અવનવત થયા જ કરે છે એની જગ્યા કૃષ્ણ ભગવાન થી ના જવાય ચાલે જ નહીં અને કૃષ્ણ ભગવાનની જગ્યા ચોથી છે તે ત્યાં આગળ ત્યાંથી સહેજાનંદથી કૃષ્ણ જગ્યા ના પકડાય સહેજાનંદ સ્વામી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા લોકો એમને પૂછતા હતા કે તમે કોની ભક્તિ કરો હું કૃષ્ણ ની કરું તમે મારી કરો કે હું પ્રગટ છું કે છે શું કે છે પ્રગટ છું મને કોઈ પ્રગટ મળ્યો નથી એટલે કૃષ્ણ ભગવાન પરોક્ષ તો પરોક્ષ પણ કૃષ્ણ ભગવાને બધું છે બીજું બધું મારું શાસ્ત્ર મારી પાસે છે અને હું તો લઈને આવ્યો છું કે છે કે છે લઈને આવ્યો હું તો બધું લઈને આવ્યો છું વખતે કૃષ્ણની મારા ના ફેરવું મારે ચાલે એવું જ કે છે પણ છતાંય માળા ફેરવતા પણ લોકોને કહ્યું કે ભલે તમે બધો કારણ પરોક્ષ ને ભજશો તો મંગળ રૂપ પ્રગટ ને મેલી પરોક્ષ ને ભજે છે પ્રાણી તપ તીરથ દેવ ને ડેરો મન ન ટળે સ્મશાની શું કે છે તમે ભટક ભટક કરશો કશું વળે નહીં પ્રગટ સિવાય કોઈ જાતનું વળે નહીં મંગળ રૂપ પ્રગટ ને મેલી પાંચમા પાંચમા ચાર થયા પાંચમા પાંચમા છે તે મામા ની કોલમાં રહે છે ને અરે હજુ છઠ્ઠા એક રહ્યા જેને હું બધું છું દાદા ભગવાન હું બધું છું તે દાદા ભગવાન છે છઠ્ઠા પણ તે તો હું ખરેખર અત્યારે દાદા ભગવાન હું તો ના કહેવાય હું તો પટેલ જ કહેવાય એટલે મારે કામ કરવું પડશે ને તમને કહું છું ભાઈ આ પગે લગાવો દાદા ભગવાન હું મને એવું લાગુ છું એટલે પ્રગટ સ્વરૂપ છે ને હા પ્રગટ સ્વરૂપ કેતા બીજા બધા કામ હશે કે તો એ તો કેતા હતા કે આ હિન્દુસ્તાન લોકો કઈ જાત જાત જાત જાદુ દેખાડશે કોઈને માનસો નહીં કે છે એ તો ક્રાઇસ્ટ કેતા હતા પણ કાયદેસર રીતે જે બોલાતો એ બોલાય બધા એવું જ બોલવું પડે રામ કૃષ્ણ બધા હા તો એવું જ બોલવું પડે એવું ના બોલે ચાલે ને ગાળું જ ચાલે અને બોલતા એ કરેક્ટ છે એ તો વળી એટલે સુધી કહેતા વરસાદ એવું વરસાવડાવું છું અને બીજું બધું હું કરું છું ને એમ ના કરતા આ ભૂતા જતા રે બધા માણસ નહીં લોકો ને આ વાડામાં ઘેટું એ કોઈ ના ઉભું રહે આપડે કહે છે ને પણ સાચા પુરુષ હતા ભગવાન કહેવાય એમાં બે મત નહી સહેજાનંદ કોણ જેને સહેજે આનંદ શું કહ્યું જેને વગર પ્રયત્ને આનંદ રહે છે જેના મોડા ઉપર મલિનતા નથી આવતી જેના મોડા ઉપર દિવેલ ફરી વળતું નથી એવા સહેજાનંદ તમે કશું બોલતા નથી સેદારના શિષ્ય થઈને કશું બોલતા નથી બોલો તો ખરા કશું તો બોલો આપ કશું એ બરોબર છે આપ પાછા બરાબર છે પ્રગટ પુરુષા કશું બોલાય સાત એક સિત્તોતેર બાઉ કઈ વકીલ ત્યાં રિયલ પ્રાપ્ત થાય છે પ્રશ્ન ઉભો થાય છે ઉદ્ભવિક છે રિયલ ને બધા હેલ્પ કરનાર ગુરુ બધા બધા બધા પ્રમાણથી થાય બધા બધા જ્ઞાની ઉર્મી છેલ્લું તમારે જ્ઞાની હશે તો થશે છેલ્લું જ્ઞાની મળશે બધા પ્રમાણ ભેગા થશે ને જ્ઞાની આવશે તો થશે બધા પ્રમાણે શું સાગર બસ બરાબર આવશે બધા વિકલ્પ વિકલ્પ ના થયા ભાઈ બધા વિકલ્પ વિકલ્પ આપી છે કે કોણ આયા વગર લગ્ન ને પામે છે તેવા આગળ કે છે થયા નથી હું આચાર્ય છું એ બધું જ્યાં તો છે જય સચિદાન એ મારે ફોન જોઈતો હતો એ બધું તમે ના તમારે સમજી લેવાનું કે આ આપણી વાત સાંભળી વાત છે મારી નો <laughs> મારી રિયલ વાત મારી તમારે તો પહોંચાય નહીં આ વખતે ઘણી વખત આવી ગયું છે આ વાક્યો તો બધા જોયા કરવાના મનને મનના વિચારો લે છે તમે ના કરશો એ તો સમજી કે દાદા એ ઇતય કેવા ભટકે છે જોયા કરવાના એ ભટકતું એને આપણે જોયા

હતા વર્તમાન જાણ્યા કરો તમે જાણ્યા કરો વાગોલ નરો વાગોલ્યા કરે આવતીકાલની ચિંતા ના ચાલે કેવી રીતે આવતીકાલનું ચિંતા ના ચાલે કેવી રીતે રિઝલ્ટમાં રહે પણ ભવિષ્યનું અને પ્લાનિંગ જે સંસારે બેલેન્સ કરવું પડે આવતીકાલ આવતીકાલ તો કોઈ જોયેલી જ નહીં જગતમાં મુશ્કેલી વાળું સાધન કરી ગયું આવતીકાલ આવતીકાલ આવતીકાલે કેવી રિઝર્વ કરાયેલી રિઝર્વ ટિકિટ કેવી રીતે રેલવે ની કરાયેલી છે એડવાન્સ નથી કરાવતા કઈ રેલવે ની આવતીકાલની વાત છે ને પાંચ તારા પછી ની વાત કરાવી નથી પડતી એ કેવી ટિકિટ આપે છે તમે કહો છે સાયન્ટિફિક આમ પ્રોગ્રામ નથી કરતા પચીસ તારીખે મુંબઈ જવું છે અઠ્યાવીસ તારીખે આમ જવું છે એ બધું તમને વિઝન છે જ પણ વિઝન તમે યથાર્થ રીતે જોતા નથી તમે છે તે આમ ભગવાયા ભગવાયા વિઝન જુઓ વિઝન દેખાય નહીં વિઝન એટલે સ્થિરતામાં વિઝન દેખાય વિઝન તો માણસ ને બધું બહુ છે અને વિઝન નો નિયમ એવો છે કે અમુક બાઉન્ડ્રી સુધી જુઓ એથી આગળ જોશો તો આજે અત્યારે ઠોકર ના ઠીક છે જે જરૂર નથી આ જોશો નહીં આપણે ઘડિયાળે જો કરીએ અહીંયા આગળ શું કરવા એટલે આ એટલે અમુક હદ સુધી બાઉન્ડ્રી સુધી જોયા કરો જોઈ જોયું ચાલો તમારે કયું વિઝન જોયું છે પચીસ વર્ષ શું થશે તે એવું પચીસ વર્ષ પછી જાણવાનું શું કહેવા માંગો છો એટલું વિઝન તો છે જ નથી એની વાત તમને શું વિઝન છે ખરું પણ તમે કાલ નથી એની વાત કાલ આવતીકાલ વસ્તુ જ નથી બરાબર છે એનો અર્થ શું આજની જે કાળ આવી રહ્યો છે તે આ ગયો તે ગયો કાળ ગયો કાળ ને ગઈકાલ કે છે આવતો કાળ ને આવતીકાલ કે છે એટલે કાળ આવે છે ને ગયો ગયો આવે છે વર્તમાન વર્તમાન મારો આપણો નિયમ શું કે છે વર્તમાન મારો જય સચિદારામ સચિદારામ સચિદારામ સચિદારામ વર્તમાન મારો તમે વર્તમાન કેટલા વખત રહેવાય છે રહેવાય ઘરમાં થાય ભવિષ્યકાળમાં વધારે થાય ભૂતકાળમાં થાય ઓછું થાય નહીં જેવું થાય ભૂતકાળમાં બહુ ના થાય ભૂતકાળમાં થાય વાત નહીં જેવું યાદ આવે ખાવાનું કશું નહીં યાદ આવે એ તો આવે ભવિષ્યમાં જતું રહેવાય નહીં હા એ તો અનાજ નો પરિચય છે ને એકદમ એકદમ બંધ ના થાય ભવિષ્યમાં જવાનું એકદમ બંધ ના થાય એને થોડો માટે કાળ લાગશે મુશ્કેલી થઈ પડી તો મુશ્કેલી થઈ પડી છે તમારે ભૂતકાળ ભણતો નથી ભૂતકાળમાં ભણવાનું જે અને ભવિષ્યકાળના તમારે બીજા બંધન નહીં ને તે હા બંધન નહીં એટલે વર્તમાનમાં રહી શકાય